રાત્રિના સમયે ધૃતરાષ્ટ્રને મળવા આવ્યા વિદુરજીએ ધૃતરાષ્ટ્રને જે ઉપદેશ કર્યો મહાભારતના ઉદ્યોગ પર્વમાં તેને વિદુર નીતિ કહે છે યન્મંત્રીણો વૈદુરિકમ વદંતી વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાવે આ દુર્યોધન છે ને તે તારો પુત્ર નથી તું યાદ રાખજે તારું પાપ આવ્યું જયારે પાપ બહુ વધે છે ત્યારે એ વંશમાં દુર્યોધન જેવો દુરાચારી પુત્ર થાય જયારે પાપ બહુ વધે છે ત્યારે એ વંશમાં દુર્યોધન જેવો દુરાચારી પુત્ર થાય પુણ્ય બહુ વધે છે ત્યારે સત્પુત્રનો જન્મ થાય દશરથ મહારાજ બહુ પુણ્યશાળી હતા બહુ તપશ્ચર્યા કરી હતી દશરથ સુકૃત રામો ધરી દેહી જનક સુકૃત મૂર્તિ વહી દેહી દશરથ રાજાનું પુણ્ય એ જ શ્રી રામ રૂપે પ્રગટ થયું પુણ્ય જયારે અતિશય વધે છે ત્યારે સત્પુત્રનો જન્મ થાય છોકરો થવાથી સુખ મળતું નથી છોકરો લાયક થાય તો સુખ આપે છે છોકરો લાયક ન હોય તો બહુ ત્રાસ જ આપે વિરોધી ધૂતરાષ્ટ્રને સમજાવે છે આ દુર્યોધન એ તારું પાપ છે એ દુરાચારી છે એ દુષ્ટ છે તો દુર્યોધન સાથે કેમ પ્રેમ કરે પાપીને પૈસો આપવો એ તો પાપ કરવાની પ્રેરણા છે દુર્યોધન જાણતો હતો કે મારો દીકરો દુરાચારી અતિ પાપી ધૃતરાષ્ટ્ર દુર્યોધનનું પાપ છુપાયું દુર્યોધન પાપી છે છતાં બહુ પ્રેમ કરે તો એનો મોહ છોડી દે ક્ષયરોગ જેને થાય છે એને એકને જ ક્ષયરોગ મારે દુરાચાર એ મોટો ક્ષયરોગ છે જે ઘરમાં દુરાચાર આવ્યો એ ઘરનો વિનાશ થશે ક્ષયરોગ ઘરનો વિનાશ કરતો નથી ક્ષયરોગ જેને થાય તે એક જ માનવને મારે દુરાચાર એ મોટો ક્ષયરોગ જે ઘરમાં દુરાચાર આવ્યો એ ઘરનો વિનાશ થઈ જાય દુર્યોધન દુરાચારી છે દુષ્ટ છે એનો મોટું છોડી દે વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાય ત્યારે ધૃતરાષ્ટ્ર બોલ્યો છે હું પાંડવોને જાણું છું એ ધર્માત્મા છે યુધિષ્ઠિર એ ધર્મની મૂર્તિ છે મને એવું લાગે છે કે પાંડવો કોઈ દિવસ યુદ્ધ કરવાના નથી ધૃતરાષ્ટ્રને એવી ખાતરી કે પાંડવો યુદ્ધ કરશે નહીં એ જાણે છે કે યુદ્ધ કરવાથી દેશ દુઃખી થાય પાંડવો તો એવો જ વિચાર કરશે આખું જીવન વનમાં રહીને કંદમૂળ પર ખાઈશું પૈસા માટે ઝઘડો કોણ કરે એ અમારું કામ નથી અમે રાજના માટે ઝઘડો નહીં કરીએ ધૃતરાષ્ટ્રને એવી ખાતરી હતી કે પાંડવોએ યુદ્ધ કરવાના નથી એમને કંઈ આપવાની શી જરૂર ત્યારે વિદુરજીએ કહ્યું છે કે પાંડવો યુદ્ધ ન કરે તો યાદ રાખજે ભગવાન શ્રી યુદ્ધ કરે છે ધર્મ પક્ષપાતી છે ગીતાજીમાં ભગવાન એવું બોલ્યા છે સમોહમ સર્વભૂતેશુ મારો સર્વમાં સમભાવ મારો કોઈ શત્રુ નથી મારો કોઈ મિત્ર નથી હું સર્વમાં સમભાવ રાખું છું એવું ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા છે પણ મહાભારત વાંચતા એવું લાગે છે શ્રી કૃષ્ણ સમભાવ રાખતા નથી શ્રી કૃષ્ણ પાંડવોનો પક્ષપાત કરે પાંડવોનો પક્ષપાત એ ધર્મનો પક્ષપાત ભગવાન શ્રી કૃષ્ણને સનાતન ધર્મ અતિશય પ્રિય છે શ્રી કૃષ્ણ ધર્મની મૂર્તિ છે રામો વિગ્રહવાન ધર્મ અને કૃષ્ણો ધર્મ સનાતન ધર્મના માટે તો ભગવાન જગતમાં આવે છે ધર્મનું રક્ષણ કરવા માટે ભગવાન બહુ દુઃખ સહન કરે છે ભગવાનને ધર્મ અતિશય પ્રિય છે ગીતાજીમાં પ્રભુએ એવું કહ્યું નથી કે લોકોને સુખ આપવા માટે આવું છે હું કોઈ જીવને મુક્તિ આપવા માટે આવું છું એવું બોલ્યા નથી ભગવાન બોલ્યા છે ધર્મ સંસ્થાપના અર્થાય સમાન યુગે યુગે મને ધર્મ અતિશય પ્રિય છે ધર્મ એ જ પરમાત્માનું સ્વરૂપ છે વિષ્ણુ સહસ્ર નામમાં ભગવાનનું નામ આપ્યું છે ધર્મો ધર્મ વિદુત્તમ સનાતન ધર્મ શ્રી કૃષ્ણને અતિશય પ્રિય છે જ્યાં ધર્મ છે ત્યાં જ ભગવાન છે જે ઘરમાં ધર્મ નથી એ ઘરમાં ભગવાન વિરાજતા નથી કેટલાક લોકો થોડી ભક્તિ કરે છે પણ હવે ધર્મ પાળતા નથી કેટલાક પુસ્તકો વાંચીને બ્રહ્મ વાતો કરે પણ ધર્મ પાળતા નથી જે ઘરમાં ધર્મ નથી તે ઘરમાં કઈ નથી જ્યાં ધર્મ છે ત્યાં બધું છે જ્યાં ધર્મ નથી ત્યાં ભગવાન વિરાજતા જ નથી ધર્મ વિરુદ્ધ ભક્તિ ભગવાનને ગમતી નથી જ્ઞાનને ધર્મનો સાથ ન હોય તો જ્ઞાન ટકતું નથી ધર્મ શબ્દનો અર્થ છે ધારણા ધર્મ ધર્મો વિશ્વસ્ય જગત પ્રતિષ્ઠા ધર્મના આધારે આ જગત છે જે પતનથી બચાવે છે એને ધર્મ છે જ્ઞાની હોય કે યોગી હોય એ ધર્મ છોડે ને તો એનું પતન નક્કી છે આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે જેને દેહનું ભાન છે એને ધર્મની જરૂર છે જેને યાદ આવે છે કે હું પુરુષ છું સ્ત્રી છું જેને દેહનું ભાન નથી જે શરીરથી અલગ રહેશે એવા સાધુ સંતો પણ સમાજને શિક્ષણ આપવા માટે ધર્મ પાડે છે તમારા વાણીમાં વર્તનમાં લોકોને વિશ્વાસ છે જગતને શિક્ષા આપવા માટે પણ સંતો ધર્મ પાડે ધર્મ છોડવો નહીં કેટલાક એવું સમજે છે કે જ્ઞાનમાં ભક્તિમાં આગળ વધ્યા પછી ધર્મની જરૂર રહેતી નથી મોટી ભૂલ છે ધર્મની બહુ જરૂર છે જ્યાં સુધી દેહભાન છે ત્યાં સુધી ધર્મની જરૂર છે જેને જગત દેખાતું નથી જેને દેહનું ભાન નથી જેને સર્વમાં પરમાત્માનો જ અનુભવ થાય એવા મહાપુરુષો કદાચ ધર્મ છોડે તો ચાલે પણ જેને જગત દેખાય જેને દેહનું ભાન છે એ ધર્મ છોડે તો એનું અતિશય પતન છે જ્ઞાની થઈને ધર્મ છોડે એને ભગવાન બહુ સજા કરે જ્ઞાનીનું યોગી પુરુષોનું સંતોનું જીવન ગંગાજળ જેવું શુદ્ધ હોવું જોઈએ જેના પાછળ સમાજ છે એવા મહાપુરુષો ધર્મ પાળે છે વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાવે છે શ્રી ધર્મ અતિશય પ્રિય છે પાંડવો ધર્મને પકડી રાખે છે તેથી ભગવાન પાંડવોના આધીન થયા ગીતાજીમાં બોલે છે કે હું સર્વમાં સંભાવ રાખું પણ પાંડવોનો પક્ષપાત કરશે શ્રી કૃષ્ણ ધર્મ પક્ષપાતી છે ધર્મની હારતા એ ભગવાનને ગમતું નથી આ કલયુગમાં એવું દેખાય છે કોઈ કોઈ વખત ધર્મની હાર દેખાય ભલે આજે એવું દેખાય પરિણામમાં ધર્મની જીત થવાની પાંડવોએ ધર્મ છોડ્યો નથી ભગવાન પાંડવોને છોડી શકતા નથી શ્રી કૃષ્ણ ધર્મની જીત થાય માટે કપટ પણ કરે દ્રોણાચાર્યને માર્યા છે તે કપટ કરીને માર્યા કર્ણને મારે છે તે કપટ કરીને મારે કર્ણનો રથ ધરતીમાં ઘટાતો જાય તે રથ કર્ણ બહાર કાઢે છે પ્રભુ અર્જુનને કહ્યું મારે ને ત્યારે કર્ણ બોલ્યો છે મારા હાથમાં ધનુષ નથી શસ્ત્ર નથી હું રથને બહાર કાઢું પછી તું મને બાણ માર અત્યારે તું મને બાણ મારે અધર્મ યુદ્ધ મારા હાથમાં શસ્ત્ર નથી અર્જુન વિચારમાં પડ્યો તેને મારું કે નહીં પ્રભુએ તો શું જુએ છે મારે મૂર્ખો છે હવે તને ધર્મ સૂજે છે કર્ણને શ્રી કૃષ્ણ અનેક પ્રશ્ન પૂછે કારણ પાસે એનો કોઈ જવાબ નથી હવે તને ધર્મ યાદ આવે દ્રૌપદીને સભામાં લઈ આવો એવું તું બોલ્યો ત્યારે તારો ધર્મ ક્યાં ગયો હતો અનેક વીર પુરુષો ભેગા થઈને એકલા અભિમન્યુને માર્યો ત્યારે કર્ણ તારો ધર્મ ક્યાં ગયો હતો શ્રી કૃષ્ણ છે એક ધર્મ છે મારે નથી કર્ણને કપટથી માર્યો ધર્મની જીત થાય માટે ભગવાન કપટ પણ કરે શ્રી કૃષ્ણને સનાતન ધર્મ અતિશય પ્રિય છે ધર્મ વિરુદ્ધ ભક્તિ ભગવાનને ગમતી નથી ધર્મ વિરુદ્ધ જ્ઞાન ટકતું નથી શ્રુતિ સ્મૃતિ મમૈવાજ્ઞે યસ્તે ઉલ્લંઘ્ય વર્તતે આજ્ઞોચ્છેદી મમ દ્વેષી મદભક્તોપી ન વૈષ્ણવ નાશરે વ્યસ્તુ વેદોક્તમ સ્વયમજ્ઞ અજિતેન્દ્રિય વિકર્મણાંધ્યધર્મેણ મૃત્યોર્મૃત્યુમુપૈતિ સહ જે ધર્મનો ત્યાગ કરે એનું બહુ પતન થાય લોકો જ્ઞાનની વાતો કરે છે કપાળમાં તિલક કરતા શરમ આવે ચોટલી રાખતા શરમ આવે ધોતી પહેરતા આવડતું નથી આજકાલ કેટલાક લોકો લુંગી પહેરવા લાગ્યા એવું સમજે છે કે અમે બહુ ડાયા છીએ સુધર્યા કે બગડ્યા એ તો ભગવાન જાણે તમે બધા ઋષિના બાળક છો તમારો જન્મ કોઈ ઋષિના વંશમાં થયો આપણા ઋષિઓને આપણા સદાચારને આપણા સનાતન ધર્મને ભૂલશો તમે વધારે ભક્તિ ન કરો તો ભગવાનને ખોટું લાગશે નહીં પણ તમે ધર્મ છોડશો તો ભગવાનને બહુ ખોટું લાગશે જ્યાં ધર્મ છે ત્યાં જ્ઞાન પ્રગટ થાય જ્યાં ધર્મ છે ત્યાં એક દિવસ ભક્તિ આવે જ્યાં ધર્મ છે ત્યાં ભગવાન પધારે બ્રાહ્મણ સંધ્યા ગાયત્રી ન કરે અને મંદિરમાં દર્શન કરવા જાય તો ભગવાન એનું મોઢું જોતા નથી સંધ્યા કરતો નથી સૂર્યને અર્ઘ્ય આપતો નથી અને મારી પૂજા કરવા આવે તળાટની પૂજા મારી લેવી નથી જેનો જે ધર્મ પ્રભુએ નક્કી કર્યો છે ધર્મનું પાલન કરે તો એની પૂજા ભરાય બીજી સંસ્થા મળે છે મન ઉપર ધ્યાન કરે જેને ભક્તિનો આનંદ મળે છે જેને ભગવાનની ઈચ્છામાં તમારી ઈચ્છા મેળવી દે તમને બહુ શાંતિ મળશે તમારી ઈચ્છા અને ભગવાનની ઈચ્છા જુદી હશે તો ભક્તિમાં બહુ વિઘ્ન આવે ભક્તિનો અર્થ એ છે ભગવાનની ઈચ્છામાં તમારી ઈચ્છા મેળવી દે ભક્તિનો અર્થ એ છે ભગવાનના આધીન થઈને રહેવું ભગવાન મારું કામ કરે નહીં ભગવાનનું કામ હું કરું કેટલાક લોકો થોડી સેવા પૂજા કરે છે પણ પછી અમને એવી ઈચ્છા થાય છે કે હું બે કલાક પૂજા કરું છું એટલે ભગવાને મારું આ કામ કરવું જ જોઈએ ભગવાન વિશે તું મારો ન કર કે હું તારો ન કર તારું કામ હું કરું ભગવાનની ઈચ્છાથી જીવનમાં સુખ દુઃખ માન અપમાન ગમે તેવો પ્રસંગ આવે મનને શાંત રાખીને સહન કરો તમે બહુ સુખી થશો તમારા ઉપર ભગવાન બહુ કૃપા કરશે જે મનને શાંત રાખીને સહન કરે એ પ્રભુને બહુ ગમે છે કેટલાકના જીવનમાં કોઈ મોટો દુઃખનો પ્રસંગ આવી જાય ને તો પછી ઠાકોરજીને પણ સંભળાવે હું ત્રણ ચાર કલાક તમારી ભક્તિ કરું છું પણ તમને મારી દયા આવતી નથી પાડોશના લોકો તો કશું કરતા નથી પણ એ બહુ સુખી છે પ્રભુના ઘેર અન્યાય નથી પરમાત્મા બહુ દયાળુ ભગવાન ખોટું કરી શકતા જ નથી જીવ એ ખોટું કરી શકે ઈશ્વર ખોટું કરી શકે જ નહીં પ્રભુમાં એવો દ્રઢ વિશ્વાસ રાખજો વિશ્વાસ વિના ભક્તિ થતી નથી તમારા જીવનમાં એવો કોઈ બનાવ બની જશે તમને બહુ દુઃખ થાય તમને અતિશય ઉદ્વેગ થાય એવો કોઈ પ્રસંગ આવશે કદાચ તમારો મિત્ર વિશ્વાસઘાત કરશે જીવનમાં આવા પ્રસંગો આવે છે એવા સમયે મનને શાંત રાખો ભગવાનની ઈચ્છાથી થયું જે થયું છે તે મારા કલ્યાણ માટે થયું મારા ભગવાન જે કંઈ કરે છે એમાં જ મારું કલ્યાણ છે સભામાં નિંદા થઈ તે નિંદા સહન કરે મનને શાંત રાખીને જે સહન કરે એ જ સંતો સહન તો બધા જ કરે છે કેટલાક હૈયું ભાઈને સહન કરે આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે જે હૈયું બાળે ને એને પ્રભુનું મંદિર બાળવા જેવું પાપ લાગે તમારા હૃદયમાં ભગવાન વિરાજેલા છે હૃદય પ્રભુનું સિંહાસન છે જે હૈયું બાળે છે એ ભગવાનનું મંદિર બાળે હૃદયમાં નારાયણ છે મનને શાંત રાખો સહન કરજો તમારા ઉપર ભગવાન ખૂબ કૃપા કરશે આજકાલ લોકોમાં સહન શક્તિ રહી નથી અને તેથી સાધારણ દુઃખનો પ્રસંગ આવે ને તો પણ માનવ બહુ અશાંત થઈ જાય સહન કરો માનવને હવે સહન થતું નથી માતા પિતા છોકરાઓને શિખામણ આપવા માટે કદાચ બે કડવા શબ્દો કહે ને તો છોકરાઓને આજકાલ સહન થતું નથી પ્રાચીન કાળમાં તો એવું હતું છોકરાઓને મા બાપની બીક લાગતી હતી પણ હવે જમાનો બદલ્યો ને તે આજકાલના મા બાપોને છોકરાઓની બીક લાગે છોકરાઓને કંઈક કહીએ ને કંઈક કરી બેસે તો શું થાય સાસુજી વહુને શિખામણ આપવા માટે બે કડવા શબ્દો કે ને તો સહન થતું નથી હાયું બાળે અને પછી ધણીને સમજાવે છે કે તમારી માં બહુ ખરાબ તમારી બદલી મુંબઈમાં થતી હોય તો કરી લેજો આપણે મુંબઈમાં જઈને રહી કથા હસવા માટે નથી સાવધાન થવા માટે સહન કરો જે દમ ખાય એ ભગવાનને બહુ ગમે છે કદાચ તમને એમ થશે કે મહારાજ તમે કથામાં પૂછો ત્યારે તો ઠીક લાગે છે પણ અહીંથી ઘેર ગયા પછી આ બધું કંઈ યાદ જ રહેતું નથી ગમ ખાવાની ઈચ્છા તો છે પણ આપણા મન પ્રમાણે ન થાય તો પછી કંઈક થોડો ક્રોધ આવી જ જાય પછી કોઈ કંઈ ગમ ખાવ ગમ ખાવ કેવી રીતે ગમ ખાવ અને ગમ ખાઈ શકીએ એવો કોઈ ઉપાય બતાવો ગમ શબ્દને ઉલટો કરો ને તો મદ થાય એક બાર મહિના સુધી બાફેલા મગ ઉપર રહેશો તો પછી ગમ ખવાશે મગમાં તેલ નાખવાનું નહીં મરચું નાખવાનું નહીં થોડું ઘી નાખવાનું થોડુંક મીઠું નાખવાનું આ મોંઘવારીમાં તમે આવું કરો ને તો ઘરમાં ખર્ચો પણ ઓછો થઈ જશે તમારા પાપ બળશે તમારો સ્વભાવ સુધરશે જે સાદું ભોજન કરે ત્યાં સત્વગુણ આવે છે સત્વગુણ વધે તો સહનશક્તિ આવે આહાર શુદ્ધવ સત્વશુદ્ધિ સત્વશુદ્ધવ ધ્રુવા સ્મૃતિ ગંગા કિનારે ઝૂંપડીમાં ભાજી ભાકરીમાં સંતોષ માનીને આખો દિવસ ભક્તિ કરી છે ભક્તિથી મન એવું કહેવાયું છે મન શાંત રહે ભક્તિ પ્રેમમાં આજેનું હૃદય પીગળેલું રહે છે જેને ભક્તિનો આનંદ મળ્યો છે એને સંસારનું સુખ દુઃખ તુચ્છ લાગે એને માન મળે તો સુખ નથી અને કદાચ કોઈ એનું અપમાન કરે એનું એને દુઃખ નથી વાદળું આવે ચિંજાય છે વાદળું જેમ કાયમ રહેતું નથી તેમ સંસારમાં સુખ અને દુઃખ આવે છે જાય છે સંસારના સુખ દુઃખ એ વાદળા જેવા છે એને બહુ મહત્વ આપવું નહીં માન મળે તો રાજી થશો નહીં અપમાન થાય તો હૈયું બાંધશો સભામાં નિંદા થઈ છે વિદુરજી શાંતિથી શરણ કરે કે ભલે બોલે દુર્યોધનની એવી ઈચ્છા હતી કે આ વિદુર કંઈક બોલે તો પછી હું વધારે સંભળાવું વિદુરજી તો મૌન રાખે છે એક અક્ષર બોલતા જ નથી કે વિદુરજી બોલતા નથી ત્યારે દુર્યોધનનો ક્રોધ વધે છે આટલું બધું મેં કહ્યું પણ આ કંઈ બોલતા જ નથી નોકરને હુકમ કર્યો શું જુએ છે આ વિદુરને ધક્કો મારીને બહાર કાઢ્યો વિદુરજીએ વિચાર કર્યો મને કોઈ ધક્કો મારે ને તો ભગવાન એને સજા કરશે મને કોઈ ધક્કો મારે એનું મને કંઈ દુઃખ નથી પણ ભગવાનને ગમશે કદાચ એને ભગવાન સજા કરશે મારા ભગવાન મને કહે છે કે હવે તો અહીંયા બેસીશ ને ઉઠી જાય દુર્યોધને નોકરને હુકમ કર્યો છે અને ધક્કો મારીને બહાર કાઢો વિદુરજી ઉભા થયા વિદુરજી સભાનો ત્યાગ કરે છે વિદુરજી બહાર આવ્યા મનને શાંત રાખે એ મહાન બને મનને શાંત રાખે એ સંત છે અનુકૂળ પરિસ્થિતિમાં શાંતિ રાખે એ તો ઠીક છે અતિશય પ્રતિકૂળ પરિસ્થિતિમાં જેનું મન શાંત કરે કોઈ ગાળ આપે છે કોઈ નુકસાન કરે છે ત્યારે પણ મંદિરનું શાંત કરે એને ભગવાન કૃપા કરીને દર્શન આપે વિરોધી બહાર આવ્યા છે તો વિદુરજીને ત્યાં બહાર સાક્ષાત દ્વારકાનાથના દર્શન થયા પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું કે કાકા બધો ખેલ મેં જ કર્યો મારી બહુ ઈચ્છા છે તમે હવે અહીંયા રહેશો નહીં તમે જાત્રા કરવા જાઓ મારે કૌરવોનો વિનાશ કરવો છે વિદુરજીનું પુણ્ય એ કૌરવોનું રક્ષણ કરે વિદુરજીના પુણ્ય પ્રતાપે કૌરવો સુખી હતા રાવણે તોફાન બહુ કર્યું પણ રાવણની લંકામાં વિભીષણ વિરાજતા હતા અને તે વિભીષણના પુણ્ય પ્રતાપે રાવણ સુખી હતો રાવણે વિભીષણને લાત મારી વિભીષણ લંકા છોડીને ગયા પછી તો રાવણની લંકામાં કોઈ રડનારો પણ ગયો નહીં સર્વનો વિનાશ કર્યો વિદુરજીના પુણ્ય પ્રતાપે કૌરવો સુખી છે ભગવાનની ઈચ્છા છે વિદુર જાત્રા કરવા જાય ને તો હું કૌરવોનો વિનાશ કરું તમારે જાત્રા કરવા જાઓ ત્યારે વિદુરજી હાથ જોડીને કહ્યું છે જાત્રામાં રખડવાની હવે મને કઈ ઈચ્છા થતી નથી આપ ઝૂંપડીમાં પધાર્યા ને તે દિવસથી મેં એવું માની લીધું છે મારી ઝૂંપડી એ ભગવાનનું ધામ છે આપ જ્યાં વિરાજતા હતા ત્યાં મને તમારા દર્શન થાય જાત્રામાં રખડીને હવે હું શું કરું જેને ઘરમાં ભગવાનના દર્શન થાય મને યાત્રા કરવાની ઈચ્છા થતી નથી પ્રભુએ કહ્યું છે કે કાકા તમને યાત્રા કરવાની ઈચ્છા નથી પણ તમારી સાથે યાત્રા કરવાની મને બહુ ઈચ્છા થાય મારે યાત્રા કરવી છે કે તમે મારી સાથે આવશો કે હું તમારી સાથે રહીશ યાત્રામાં ક્ષણે ક્ષણે તમને મારા દર્શન થશે શ્રીકૃષ્ણ દર્શન કરતા સ્મરણ કરતા કરતા યાત્રા તીર્થયાત્રા તીર્થરૂપ થવા માટે સનિર્ગતા કૌરવ પુણ્ય લબ્ધો ગયા વયા તીર્થ પરસ્પરાન અન્વાત્ત ક્રમ પુણ્યથી તીર્થયોર્યામ स्वधिष्ठितो यानि सहस्रमूर्तिः ततस्त्वतिव्रव्यसुराष्ट्रमृद्धम् सौवीरमत्स्यान् कुरु जान्दलांश्च कालेन तावद्यमुनामुपेत्य तत्रोद्धवम् भागवतम् ददर्श તીર્થયાત્રા વિધિપૂર્વક કરી તીર્થયાત્રામાં જે દિવસે જવાનું હોય ને એના આગલે દિવસે ઘરમાં દેવની પૂજા માતા પિતાની પૂજા કરવી પડે છે એવું લખ્યું છે અને જાત્રાના આગલે દિવસે નિયમો લેવાના હોય આજથી હું ક્રોધ નહીં કરું આજથી હું જુઠ્ઠું નહીં બોલું તીર્થમાં પુણ્ય કરે એનું વધારે ફળ મળે છે તેમ તીર્થમાં થોડું પણ પાપ કરે તો એની સજા પણ વધારે થાય તીર્થમાં જરા પણ પાપ ન થાય તીર્થયાત્રા વિધિપૂર્વક કરો આજકાલ લોકો આ સ્પેશિયલ ટ્રેનમાં યાત્રા કરે છે ને કે જે વિધિપૂર્વક થતી નથી એ તો પૈસા બહુ વધી જાય એટલે યાત્રાનું બહાનું કરીને ફરી આવે એવી રીતે તો કાગડો ચારે ધામમાં જતો હોય કાગડા જેવી જાત્રા તો એનો શું અર્થ છે જાત્રા વિધિપૂર્વક કરો જે દિવસે તીર્થમાં જાઓ તે દિવસે ઉપવાસ કરો તીર્થોપવાસ વિના તીર્થમાં સ્નાન કરવાનો અધિકાર નથી લોકો તો પેલું પૂછે કે એક વાર જમવાનું છે કે બે વાર જમવાનું જાત્રામાં બે વાર ભોજન કરવું નહીં એક દિવસ તીર્થમાં ઉપવાસ કરો તમે કોઈ પણ તીર્થમાં જાઓ ત્યાં ગયા પછી તમારા માતા પિતાની પહેલી પૂજા કરો દેવની પૂજા પછી છે જે માતા પિતાની પૂજા કરતો નથી એના હાથની પૂજા દેવો લેતા જ નથી તીર્થમાં પ્રથમ માતા પિતાની પૂજા છે શ્રાદ્ધ કરે તો શ્રાદ્ધમાં માતા પિતાની પૂજા થાય આજકાલના લોકો જાત્રા કરે છે પણ શ્રાદ્ધ કરતા નથી અઘરું કાર્ય કર્યા પછી દેવ કાર્યનો આરંભ થાય તમે કોઈ પણ તીર્થમાં જાઓ ત્યાં ગુપ્ત રૂપે તમારા પિતૃઓ આવે છે અને તે પિતૃઓ એવી આશા રાખે છે મારા વંશનો બાળક છે મારા માટે કંઈક કરે શ્રાદ્ધ કર્યા વિના દેવની પૂજા કરવાનો અધિકાર જ નથી નિર્દુળજી વિધિપૂર્વક જાત્રા કરે માતા પિતાના ઉપકાર ભૂલશો નહીં આ શરીર માતા પિતાનું ઋણી છે જાત્રામાં પહેલી માતા પિતાની પૂજા છે દેવની પૂજા પછી છે કોઈ પણ તીર્થમાં જાઓ ને ત્યાં પાપ છોડો ને તો જાત્રાનું ફળ મળશે જાત્રાનું પુણ્ય તેને મળે છે કે જે તીર્થમાં કોઈ પાપ છોડે આ હું જુઠ્ઠું નહીં બોલે ગમે તે મેં જાત્રા તરીકે એવો નિશ્ચય કર્યો કે બહુ નુકસાન થાય પણ હું ક્રોધ નહીં કરું પાપ છોડે એને જાત્રાનું પુણ્ય મળે લોકો જાત્રામાં પાપ છોડતા નથી જે ફળ ભાવતું ન હોય તે ફળ ત્યાં જઈને છોડી આવે ગયાજીની વિધિપૂર્વક જાત્રા કરો ને તો ગયાજીમાં અનેક દિવસ રહેવું પડે અનેક શ્રાદ્ધ છે કેટલાક લોકો એક દિવસમાં જ બે ચાર શ્રાદ્ધ કરે એ યોગ્ય નથી પિતૃઓ એક દિવસમાં એક જ વાર ભોજન કરે દિવસમાં બે વાર પિતૃઓ ભોજન કરતા નથી એક દિવસમાં બે શ્રાદ્ધ થાય નહીં કેટલાક પતાવી આવે જે પતાવે જેને કશું કરતો જ નથી લાગણીથી ભાવપૂર્વક કરો શ્રાદ્ધમાં શ્રદ્ધા મુખ્ય છે શ્રાદ્ધ જે કરે છે એને દેવો પિતૃઓ આશીર્વાદ આપે એનું કલ્યાણ થાય શ્રાદ્ધ ન કરે તો દેવો પિતૃઓ શાપ આપે છે કોઈ પણ તીર્થમાં જાઓ ત્યાં માતા પિતાને ભૂલશો નહીં શ્રાદ્ધ કરો શ્રાદ્ધ કર્યા પછી પાપ છોડવાનું હોય ગયા અનેક શ્રાદ્ધ કરવા પડે છે ફલ્ગુ નદીના કિનારે શ્રાદ્ધ થાય છે અક્ષયવટની છાયામાં શ્રાદ્ધ થાય વિષ્ણુ વિષ્ણુપાદ ઉપર શ્રાદ્ધ થાય રામ ગયામાં શ્રાદ્ધ થાય અનેક શ્રાદ્ધ કરવા પડે છેલ્લું શ્રાદ્ધ અક્ષયવટની છાયામાં થાય કરારવિંદેન પદારવિંદમ પ્રલયકાળમાં જેનો ક્ષય થતો નથી એને અક્ષય વચ્ચે અક્ષયવટની છાયામાં શ્રાપ થાય ને ત્યારે બ્રાહ્મણો યજમાનના બે હાથને ફૂલની માળાથી બાંધે અને સમજાવે છે પ્રભુના ધામમાં આવ્યા આ અક્ષય વચ્ચે અહીંયા કંઈક પાપ છોડો પછી પ્રભુ પાસે માગો જે પાપ છોડે છે એને માગવાનો અધિકાર કેટલાક લોકો તો એવા હોય છે કે ઘેરથી જ નક્કી કરીને જાય છે કારણ છોડવું તો પડશે ગોળ માણસ છે એટલે શું છોડીશ જે ફળ ભાવતું ન હોય તે ત્યાં જઈને છોડી આવે ગોળ માણસ કે અહીંયા કંઈ છોડો કે તરત જ જે શાસ્ત્રીને કોળું છોડી દીધું હવે કોળું નહીં ખાવ કોળું છોડવાથી શું લાભ છે એના કરતા કેરી છોડે તો સારું છે પરમાત્માના માટે પ્રિય વસ્તુનો ત્યાગ કરે જે તમને બહુ ભાવે છે જે બહુ ગમે છે એનો ત્યાગ ભગવાનના માટે કરે તીર્થમાં ફળ છોડવાથી વિશેષ લાભ નથી પાપ છોડો વિદોજીની તીર્થયાત્રા વિધિપૂર્વક છે તીર્થમાં સ્નાન કરો કેટલાક લોકો ફરતા ફરતા ગંગા કિનારે નર્મદા કિનારે જાય છે પણ ઠંડી પડી હોય ને તો સ્નાન કર્યા વિના જ ત્યાંથી પાછા કરે તીર્થમાં જઈને જે સ્નાન કરતો નથી એને તીર્થદેવનું અપમાન કરવાનું મોટું પાપ લાગે તીર્થ એ પાણી નથી આપણા સનાતન ધર્મમાં ત્રણ ચાર તત્વો બહુ શ્રેષ્ઠ માન્યા છે તુલસીજીએ ઝાડ નથી ગાય માતા એ પશુ નથી ગંગાજી યમુનાજી નર્મદાજી એ પાણી નથી તીર્થદેવને વંદન કરો તીર્થમાં ગયા પછી કોઈ બ્રાહ્મણની નિંદા ન કરો તીર્થના બ્રાહ્મણોને માન એમને વંદન કરો કદાચ એ ભૂલ કરે તો ભગવાન જુએ મારે બોલવાની શું જરૂર તીર્થના બ્રાહ્મણો આપણા કરતા શ્રેષ્ઠ છે જેનો જન્મ કાશીમાં થયો જેનો જન્મ મથુરામાં થયો એને પૂર્વજન્મમાં કંઈ વધારે પૂન કર્યું અને તેથી એ પ્રભુના ધામમાં એનો જન્મ થયો તીર્થના બ્રાહ્મણોને વંદન કરો બ્રાહ્મણોની પૂજા કરો તો જાત્રાનું ફળ મળશે તીર્થમાં કોઈ દિવસ કોગળો કરવાનો તીર્થમાં કપડાં ધોવાનું તીર્થમાં સાબુ લગાડીને સ્નાન કરવું નહીં તીર્થમાં સાબુ લગાડીને સ્નાન કરે એને બહુ પાપ લાગે તીર્થમાં કોગળો કરે એને પાપ લાગે તીર્થ એ કંઈ પાણી નથી વિદુરજીની યાત્રા વિધિપૂર્વક અને તીર્થોમાં ફરતા ફરતા વિદુરજી શ્રીધામ વૃંદાવનમાં આવ્યા શ્રી યમુના મહારાજની માને વંદન કરે શ્રી યમુનાજીમાં સ્નાન કર્યું યમુનાજીના કિનારે રમણ રેતીમાં બેઠા રમણ રેતીનો બહુ મહિમા છે મોટા મોટા સાધુ સંતો ત્યાં આરોટે છે બાલકૃષ્ણલાલ ત્યાં રમતા હતા વ્રજ રજ અતિ પાવન છે વ્રજમાં શ્રીકૃષ્ણ ઉઘાડા પગે ફર્યા છે દ્વારકામાં તો શ્રીકૃષ્ણ કૃષ્ણ રાજાધિરાજ છે અને તે રાજાધિરાજ હોવાથી ઉઘાડા પગે ફર્યા નથી પણ વ્રજમાં તો શ્રી કૃષ્ણ ગોપાળ છે યશોદામૈયા લાલાને સમજાવે બેટા તડકો પડે તું ઉઘાડા પગે ચાલે છે ને તે મને બહુ દુઃખ થાય મારો લાલ બહુ કોમળ છે બેટા તારા પગમાં કંઈ કાંટો વાગે તો તું જોડા પહેરીને જજે યશોદામૈયા લાલાને સમજાવે પણ કનૈયો માને છે કે માં હું ગોપાલ કૃષ્ણ ખરો કે લારાના અનેક નામ છે યશોદામાના ગોદમાં જે રમે તે બાલકૃષ્ણ કુંજ વિહારી કૃષ્ણ રાધા રમણ કૃષ્ણ ગિરિરાજ ધરણ કૃષ્ણ કૃષ્ણ દ્વારિકાધી શ્રી કૃષ્ણ પાર્થ સારથી શ્રી કૃષ્ણ એક વૈષ્ણવે દાદાને પૂછ્યું હતું તમારા ઘણા નામ છે તમને વધારે કયું નામ ગમે દાદાએ કહ્યું કે મારું નામ જે ગોપાલ કૃષ્ણ છે ને એ મને બહુ ગમે હું ગોપાલ છું માં હું ગોપાલ ખરો કે નહીં યશોદામાં રાજી થાય કે મારો કનૈયો ગોપાલ માં તું ગોપાલનો અર્થ જાણે છે યશોદામાં બહુ જ ઓછું ભણેલા કે બેટા ગોપાલ એટલે શું કનૈયો માને સમજાવે કે જે ગાયની સેવા કરે જે ગાયનો નોકર એને ગોપાલ છે માં હું ગાયોનો નોકર છું માં મારી ગાયો છે ને એ પગમાં જોડા ફેરતી નથી મારી ગાયો ઉઘાડા પગે ચાલે છે તે ગાયોનો નોકર પરવા જોડા કેવી રીતે માં ઊંઘારા પછી ઊંઘાલી યશોરામાને આનંદ થાય છે કનૈયો કેવું બોલે અને ગાયો બહુ વાલી લાગે છે મારી ગાયો પગમાં જોડા પહેરતી નથી મારી ગાયો ઉઘાડા પગે ચાલે છે તે ગાયોનો નોકર ગોપાલ કેવી રીતે જોડા પહેરે માં હું ગાયોનો નોકર છું માં હું ગાયોની સેવા કરવા માટે જ અહીં આવ્યો માં પૂર્વ હું મોટો રાજા હતો મેં બધું કર્યું પણ મેં ગાયોની સેવા કરી નથી યશોદા મૈયા લાલાને પૂછે બેટા તને પૂર્વ જન્મ યાદ આવે તેમાં હું આંખ બંધ કરીને બેસું એટલે થોડું થોડું યાદ આવે બધું યાદ આવતું નથી પૂર્વ હું મોટો રાજા હતો રામ જ કૃષ્ણ થયા રામચંદ્રજીએ બધું કર્યું છે રાક્ષસોને મારે છે રામ રાજ્યમાં પ્રજા સુખી થાય છે રામ રાજ્યમાં અનેક યજ્ઞો કર્યા છે પ્રજાને ધર્મનું શિક્ષણ આપ્યું છે રામચંદ્રજીએ બધું કર્યું પણ શ્રી રામ ગાયોની સેવા કરી શક્યા નથી રામજી મહારાજ ગાયોની પૂજા તો કરતા હતા એવું લખ્યું છે પણ રામ તો રાજાધિરાજ છે ને ગાયોની સેવા કરવા જાય ને ત્યારે ઘરના નોકરો ના પાડે કરાવે તમારે ત્યાં કામ ન થાય અમે કરીશું કે રામજીને ગમે નહીં હું મોટો રાજા થયો કે મને કોઈ ગાયોની સેવા કરવા દેતા નથી હવે અવતાર લેવાનો પ્રસંગ આવે મારે કોઈ રાજાના ઘેર જવું નથી ને બ્રાહ્મણના ઘેર પણ જવું નથી મારે તો ગોવાળના ઘેર જવું મારે ગાયોની સેવા કરવી છે જાણે ગાયો બહુ વાલી લાગે ગાયોને ખવડાવ્યા વિના ગાયોને પાણી પીવડાવ્યા વિના કોઈ દિવસ પાણી પીધું નથી અને ગાયો બહુ વાલી લાગે બહુ ગાયોનો નો કરે ઉઘાડા પગે ગાયોના પાછળ કર્યા અને તેથી વ્રજ અતિ પાવન ગાયમાં બધા દેવોનો નિવાસ જે ગાય માતાની સેવા કરે ને એને બધા દેવો આશીર્વાદ આપે ભગવાન તમને ખૂબ સંપત્તિ આપે તો શું કરશો ભગવાન તમને વધારે સંપત્તિ આપે ને તો તમે એવો નિયમ લેજો બે ગરીબને જમાડીને હું જમીશ ગરીબને જમાડ્યા મારે જમવું નથી ભગવાન તમને વધારે સંપત્તિ આપે ને તો એવો નિયમ લેજો હું ઘરમાં ગાયને રાખીને સેવા કરું ગાય માતાના શ્રીઅંગમાં બધા દેવો રહે આજકાલના શ્રીમાન લોકો ગાયોની સેવા કરતા નથી કૂતરાની સેવા કરે કેટલાક તો એવા થયા છે કે એમને કૂતરા વિના ગમતું નથી તે ફરવા જાય ને કે કૂતરાને પણ મોટરમાં બેહાડીને સાથે લઈ જાય આપણાથી વધારે તો કંઈ કહેવાય નહીં એટલું કહી શકાય કે બીજા જન્મમાં એક કૂતરા થવાની તૈયારીમાં છે ભાગવતમાં વર્ણન છે ભરતજી હરણ સાથે બહુ પ્રેમ કરતા હતા તેમને બીજા જન્મમાં હરણમાં અવતાર મળ્યો કૂતરો આંગણે આવે તો એને ટુકડો આપ એને મારશો નહીં પણ સેવા કાંઈ નહીં થાય આપણા સનાતન ધર્મમાં કોઈ પણ કામ ગાય વિના થતું જ નથી તમારે કોઈ પણ સારું કામ કરવું હોય ને તો દેહ શુદ્ધિ કરવી જ પડશે દેહ શુદ્ધિ ગૌમૂત્ર વિના થાય જ નહીં ગૌમૂત્રથી જ દેહ શુદ્ધિ થાય ગૌમૂત્રમાં ગંગાજી વિરાજેલા છે તમે કોઈ પણ સારું કામ કરો તો ભૂમિને શુદ્ધ કરવી પડશે ભૂમિની શુદ્ધિ ગાયના છાણથી જ થાય ગાયના છાણનું લીપણ જે ઘરમાં થતું નથી એ ઘર બહુ અશુદ્ધ છે એ બહુ અપવિત્ર છે એ ઘરમાં કોઈ મંત્ર સિદ્ધ થાય નહીં જે ઘરમાં ગાયના છાણનું લીપણ થાય એ ભૂમિ શુદ્ધ કહેવાય શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે મથુરામાં પણ ખરો આનંદ તો ગોકુળના વ્રજવાસીઓને આપ્યો છે આ ગોકુળનગરવાસીઓ કંઈ વધારે ભણેલા નથી એમની પાસે બહુ સંપત્તિ નથી ગરીબ છે લાલાને ગોકુળ બહુ ગમ્યું બધા ગાયોની સેવા કરે છે બધાના ઘરમાં ગાયના છાણનું લીપણ થાય જે ઘરમાં ગાયના છાણનું લીપણ થાય એ ઘરમાં બાલકૃષ્ણલાલ ભૂતણીએ ચાલતા લાલાને ત્યાં બહુ ગમે ગોકુળના વ્રજવાસીઓ ગાયોની બહુ સેવા કરતા ઘરમાં ગાયના છાણનું લીપણ થવું જોઈએ નહીં તો એ ઘર બહુ અશુદ્ધ છે અપવિત્ર છે આજકાલના લોકોને પથરા જ બહુ હાલા લાગે બધી જગ્યામાં પથરા બહુ બેહાડે એમનું હૈયું પણ પથરા જેવું જ હોય હૃદય શુદ્ધ કેવી રીતે થાય અગ્રમગ્રમ ચરંતીનામ ઓષધીનામ વને વને તાસામ ઋષભપત્નીનામ પવિત્રમ કાય શોધનમ તન્મે રોગાંશ શોકાંશ નુદ ગોમય સર્વદા ગાય વિના કોઈ કામ થતું નથી ગાય માતાના શ્રીઅંગમાં બધા દેવો રહેલા શ્રી કૃષ્ણને તેથી ગોકુળ બહુ પ્રિય થયું ગોકુળમાં વૃંદાવનમાં ઉઘાડા પગે ફર્યા છે ગાયોની સેવા કરી છે વૃંદાવને પ્રેમધામ વૃંદાવનમાં રહીને ભક્તિ કરે ને તો ધીરે ધીરે પ્રેમ વધે છે કાશીમાં રહીને ભક્તિ કરે તો જ્ઞાન વધે કાશી જ્ઞાન ભૂમિ કાશીમાં વધારે નહીં તો નવ મહિના રહે નિયમથી ગંગા સ્નાન કરે અને ગંગા જળથી કાશી વિશ્વનાથને અભિષેક કરે પવિત્ર જીવન ગાળે તેના બુદ્ધિમાં જ્ઞાન સ્ફુરણ પામે છે પુસ્તકો વાંચવાથી જ્ઞાન ઉત્પન્ન થાય જેની ઉત્પત્તિ છે એનો વિનાશ પણ થાય જ્ઞાનને ઉત્પન્ન ન કરો જ્ઞાનને પ્રગટ કરો શિવ પૂજન કરવાથી ભગવાન શંકર જ્ઞાન સ્વરૂપ છે શિવજીના માથે ગંગાજી છે પ્રેમથી શિવ પૂજન કરે એના બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થાય છે કાશી જ્ઞાન ભૂમિ છે ચિત્રકૂટ શ્રી અયોધ્યાજી એ વૈરાગ્ય ભૂમિ સાધુ સંતોના દર્શન અયોધ્યામાં ચિત્રકૂટમાં આજે પણ થાય ચિત્રકૂટના ઘણા સંતોનો એવો નિયમ હોય પ્રાણ જાય પણ કોઈ માનવ પાસે માગવાનું નહીં ગમે તે થાય બહુ ગરીબાઈ દેખાય આટેલી પોતળી પહેરી હશે બહુ ભૂખ લાગે ને ત્યારે સાચું ખાય આખો દિવસ સીતારામ સીતારામ સીતારામ સીતારામ સીતારામ જપશે આંખ ઊંચી કરીને તમારા સામું જોશે પણ કોઈ માનવ પાસે માગવાનું નહીં એવો એમનો નિયમ હોય ચિત્રકૂટના સંતોની એવી ભાવના હોય છે હું શ્રી સીતાજીનો સેવક છું શ્રી સીતામાં કૃપા કરીને અમને બધું આપે છે હું કોઈ માનવ પાસે માગવા જવું ને તો માને ખોટું લાગશે મારો સેવક થઈને જગત પાસે ભીખ માંગવા જાય શ્રી જાનકીજી અમને બધું આપે શ્રી સીતાજી અમારું પોષણ કરે છે હું કોઈ માનવ પાસે નહીં માંગુ અયોધ્યા ચિત્રકૂટ એ વૈરાગ્યની ભૂમિ વિરક્ત સાધુ સંતોના દર્શન આજ પણ થાય વૃંદાવન એ પ્રેમધામ છે વૃંદાવનના એક એક રજસ્કણમાં કૃષ્ણ પ્રેમ ભરેલો એ ભૂમિમાં એવી શક્તિ છે કે હૃદયને પીગળાવે છે સાત્વિક ભાવ જાગે ભગવાન તમને અનુકૂળતા આપે કરે ને તો વર્ષમાં જીવનમાં એક બે વાર મહિનો બે મહિના શ્રીધામ વૃંદાવનમાં જઈને રહો આજે પણ વૃંદાવનમાં ભજનાનંદી ઘણા સાધુ સંતો છે લોકો જાત્રા કરતા કરતા જાય છે એક બે દિવસ ત્યાં રહે છે અને દર્શન કરી પેડા વળગી થઈને પાછા આવે યાત્રા થઈ ગઈ એવી રીતે યાત્રા થાય તીર્થમાં સત્સંગ કર તીર્થમાં ભજનાનંદી સંતોને ભગવાન રાખે છે સંતોના લીધે તીર્થની શોભા છે કોઈ સંત સાથે એવો સ્નેહ કરો કે તે સંતને તમારી લાગણી થાય કોઈ દિવસે પરમાત્માનું ધ્યાન કરતા સેવા કરતા પ્રભુના નામનો જપ કરતા તમને યાદ કરે એવો સંત સાથે સ્નેહ કરો તમારું કલ્યાણ થશે સંત કૃપાથી જ ભક્તિનો રંગ લાગે સંતોના લીધે તીર્થોની શોભા છે વૃંદાવન એ પ્રેમધામ છે વૃંદાવનમાં આજે પણ ભગવાનનો અખંડ નિવાસ વૃંદાવનમાં રાસ લીલા થાય ભારે માગતા એ તમે કોઈ વખત જાઓ ને તો યાદ રાખીને સેવા કુંજના દર્શન કરો સેવા કુંજમાં નિત્ય રાત્રે નાસ્તા તમે દિવસમાં દર્શન કરવા જાઓ ને ત્યાં ઘણા વાંદરાઓ બહુ હોય સાયંકાળ થયા પછી ત્યાં કોઈ રહી શકે નહીં રાધા કૃષ્ણનું દિવ્ય સ્વરૂપ શ્રી કૃષ્ણ છ સાત વર્ષના શ્રી રાધાજી ચાર પાંચ વર્ષના એમની નિત્ય લીલા છે વૃંદાવનમાં શ્રી રાધા કોઈ દિવસ મોટા થતા જ નથી હજારો વર્ષો વહી ગયા એમની નિત્ય લીલા છે આજે પણ રાસલીલા થાય એવો નિયમ છે સેવા પુણ્યમાં અંધારું થયા પછી કોઈ રહી શકે નહીં ભગાગાથી બહાર નીકળે છે કોઈ દુરાગ્રહ કરીને રહી જાય તો એ પાગલ થઈ જાય પ્રભુનું તેજ સહન કરવાની માનવમાં શક્તિ નથી ત્યાં નિત્ય રાસ થાય છે વૃંદાવનમાં વંશી છે કેટલાક ભાગશાળી વૈષ્ણવોને આજે પણ ત્યાં વાસળી સમાય ભગવાન ત્યાં વિરાજતા હતા વાસળી બનાવે વાસળીમાંથી વાલી ગાયોને બોલાવે શ્રી કૃષ્ણ વાસ્તવિકમાંથી એક એક જીવને બોલાવે છે તું અહીંયા અહીંયા હું તને આનંદ તમે શ્રીનાથજીમાં ગયા છો શ્રીનાથજી બાબાનો હાથ ઊંચો છે એક વૈષ્ણવે ઠાકોરજીને પૂછ્યું હતું કે તે વખતે આપણે ગિરિરાજ ગોવર્ધન આપણે ધારણ કરેલો તેથી હાથ ઊંચો કર્યો હતો પણ અત્યારે કંઈ ગિરિરાજ ધારણ કરવો નથી હાથ ઊંચો કેમ રાખો છે પ્રભુએ જવાબ આપ્યો કે આ સંસાર માયાનો મેળો છે મારો જીવ મને ભૂલી ગયો અને આ મેળામાં એવો ફસાયો છે માયાના રમકડા જોઈને એ ભૂલો પડ્યો છે હું હાથ ઊંચો કરીને મારા અંશને મારા જીવને ભૂલાવું છું તું અહીંયા અહીંયા હું તને આનંદ આપી હું તો હાથ ઊંચો કરીને બધાને બોલાવું છું પણ મારો કોઈ આનંદ જ નથી